હેલો જીજે આપનો અવાજ નહીં હા તીર્થને કહું છું મંગલાચરણ કરે સંભળાયું હલો હલો જેજે હા કર મંગલાચરણ જીજે ચિંતા સંતાન હંતારો યદ પાદામુજરેણ વહ प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमदवल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते तेयोसो, પંચદારદયે મમ કાલે જે વાર્તામાં થયું એનો થોડો આગળ નું કોઈ કહેશે એટલે પરમાનંદાસજીની વાર્તા છે પરમાનંદાસજી કન્નૌજમાં રહેતા હતા એક વખત મકર સ્નાન માટે પ્રયાગ આવ્યા બહુ પ્રસિદ્ધ હતા સુંદર કીર્તન કરતા હતા ત્યાં સામે પાર અડેલમાં શ્રી મહાપ્રભુજી વિરાજતા એમની ત્યાં એ કપૂર ક્ષત્રિય જલગડીઓ હતો અને એને ગીત સંગીતનો બહુ શોખ અને એને ખબર પડી કે ભગવાનદાસજી નામના એક સંત ત્યાં પ્રયાગમાં સુંદર ભજન કીર્તન કરે છે એટલે એને સાંભળવાનું મન થયું પણ સેવામાંથી કેવી રીતે સમય કાઢીને જઈ શકે તો એવા કરતા એકાદશી આવી અને એકાદશીનું જાગરણમાં પરમાનંદાસજી આખી રાત ભજન કીર્તન કરવાના હતા એમને જાણવા મળ્યું એટલે શ્રી મહાપ્રભુજીની પાસે જે નિત્ય પ્રવચન કરતા રાત્રે એ સાંભળીને પરમાનંદાસ ના કીર્તન સાંભળવા ગયા ત્યાં રાત્રે કીર્તન સાંભળીને બહુ વહેલી સવારે પાછા આવ્યા સર્વાનંદાસજી થાકી ગયા હતા એટલે આડા પડ્યા એવામાં એમને સપનું આવ્યું કે નવનીત સિંહજી કપૂર ક્ષત્રી ના ગોદીમાં બિરાજી અને એમનું કીર્તન સાંભળી રહ્યા છે એ દર્શન થતા એમના મનમાં એમ થયું કે આટલા વખત સુધી મેં ભગવત નામ લીધું પરંતુ આવું ક્યારે બન્યું નથી કે ઠાકોરજી સ્વયં પધાર્યા હોય એટલે જરૂર આ કોઈ ભગવદી વૈષ્ણવ છે એમના કારણે મને આ પ્રસંગ થયો તો હું એમને મળું અને એમનો સંગ કરું એટલે બીજે દિવસે સવારે તરત જ પેલી નાવ સામે પાર જવા માટે હતી એમાં એ ગયા ત્યાં ત્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન થયા અલૌકિક દર્શન થયા ત્યારે એમના મનમાં એમ થયું કે જેમના ગુરુ આટલા મહાત્મ્યશાલી હોય મહાન હોય એમના સેવકના ગોદમાં ઠાકોરજી બિરાજે તો એમાં શું નવાઈ એમણે એ જલઘડિયાની વાટ જોઈ રહ્યા હતા ક્યારે આવે ને ક્યારે એમની બધી વાત કહું એટલામાં શ્રી મહાપ્રભુજી સામે ચાલીને પરમાનંદ દાસને કહ્યું કે કંઈક ભગવત લીલા ગાઓ ત્યારે એમણે વિરહના પદો ગાયા આટલું આપણે ગઈકાલે કર્યું મને એવો પ્રશ્ન છે કે પછી પૂછજો બીજા કોઈને છે કઈ પ્રશ્ન એટલે આમાં સુરદાસજી ની વાર્તામાં આવ્યું કે તેમણે વિરહના પદ ગાયા તો શ્રી આચાર્યજી કીધું કે તમે આવા પર શું કામ કરો છો તો આમાં પરમાનંદ દાસ ની વાર્તામાં છે કે એમને વિરહના પદ ગાયા તો શ્રી આચાર્યજી તેમને કઈ નથી હજી પણ આપણે વાર્તા ક્યાં વાંચી છે હમ આગળ આવશે જે હશે પછી આપણે કરીએ પ્રશ્નોત્તર અત્યાર સુધીનો જે પ્રસંગ છે એમાં આપણે આ વાત જોઈ ચલો હવે આગળ કરો તીર્થ या भांति सो परमानंद दास ने वीर के કે श्री आचार्य जी के आगे गाए એટલે પછી આ રીતે પરમાનંદ દાસે વિરણના પદ શ્રી આચાર્યજીના આગળ ગયા તો સુને કે શ્રી આચાર્યજી શ્રી મુક્તો કહે જો પરમાનંદ દાસ કશું બાલલીલા કે પદ ગાઓ એટલે પછી આ સાંભળીને શ્રી આચાર્યજી તેમના મુખથી કીધું કે પરમાનંદ દાસ કોઈ બાલ ના પદ ગાઓ તો પરમાનંદ દાસ ને હાથ જોડી કે શ્રી આચાર્યજી તો બિનતી કીની જો મહારાજ ને બાલ લીલા મેં કશું સમુજ નહીં હો એટલે પછી પરમાનંદ દાસે હાથ જોડીને ત્યાં આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ હું બાલલીલા ના પદથી તો કશું સમજ જ નહીં તપ છે આચાર્યજી આપું બાલલીલામાં કઈ સમજતો નથી એટલે બાલલીલા કેવી હોય એનું મને જ્ઞાન નથી આચાર્યજી આપું શ્રી મુક્ષો પરમાનંદ દાસ તો આજ્ઞા કીએ જો તું જો તું શ્રી યમુનાજી મેં સ્નાન કરી આવો એટલે પછી શ્રી આચાર્યજીએ તેમના મુખથી પરમાનંદ દાસને કીધું કે તમે શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવો જો હમ તુમકો સમુજાઈ દેંગે એટલે પછી પછી તમને હું સમજાઈ દઈશ પાછે પરમાનંદ દાસ ને શ્રી આચાર્યજી સો બિન જો મહારાજ આપકો સેવા સેવક શત્રી કપૂર કહા હે એટલે પછી પરમાનંદ દાસે શ્રી આચાર્યજીને કીધું કે મારા તમારો સેવક જે શત્રી કપૂર છે તે કયા છે તો તબ શ્રી આચાર્યજી આપ કહે જો કચુ સેવા ટહલ મેં હોય ગો એટલે પછી ત્યારે શ્રી આચાર્યજીએ કીધું કે તે સેવા કરતા હશે તબ પરમાનંદ દાસ श्री यमुना जी में स्नान करण को चले और श्री आचार्य जी तो सेवा को समय હતો સો વેગી ही उहाँ તે મંદિર में પધારે એટલે પછી શ્રી પરમાનંદ દાસ શ્રી યમુનાજી માં સ્નાન કરવા ગયા અને પછી શ્રી આચાર્યજી સેવાનો સમય હતો એટલે તે મંદિર માં પધાર્યા और श्री नवनीत प्रियाजी को जगाए અને શ્રી નવનીત પ્રિયાજી ને જગાયા ने ही में वह क्षत्रि जल गरिया श्री यमुना जल भरीवे को गागर लेके श्री यमुना जी के પાર આવ્યો એટલે પછી આટલામાં જ ક્ષત્રિય જે જલગરિયા હતા એ શ્રી યમુનાજી માં જે ખબર ના પડી શું ન સમજાયું આમાં યમુનાજીમાં જલ ભરવા માટે ગાગર લઈને યમુનાજીના કિનારે આવ્યો એટલે પછી જલ છત્રી જલગરિયા યમુનાજી ના કાંઠે ગાગર લઈને આવ્યો તો ઉનકો દેખી કે પરમાનંદ સ્વામી પરમ આનંદ તો દો હાથ જોઈ કે ભગવત સ્મરણ કરી કે કયો એટલે પછી એમને જોઈને પરમાનંદ દાસ આનંદમાં આવી ગયા અને પછી બે હાથ જોડીને ભગવત સ્મરણ કરીને કીધું જો રાત્રિ કો તું કૃપા કરી કે જાગરણ મેં પધારે હતે એટલે પછી એમને કીધું કે રાત્રે તમે કૃપા કરીને જાગરણમાં પધાર્યા હતા સો શ્રી નવનીત પ્રિયાજી તિહારી ગોદી મેં બેઠી કે મેરે કીર્તન સુને એટલે પછી ત્યારે શ્રી નવનીત પ્રિયાજી એ તમારી ગોદીમાં બેસીને અમારા કીર્તન સાંભળતા હતા તો મેં સોયો તબ શ્રી નવનીત પ્રિયાજી ને દર્શન દીએ और કૃપા કરી કે આજ્ઞા કીએ જો આજ મેં તેરે કીર્તન સુન્યો એટલે પછી અને શ્રી નવનીત પ્રિયાજીએ મને દર્શન દઈને કીધું કૃપા કરીને આજ્ઞા દઈને કીધું કે આજ આજે મેં તારા કીર્તન સાંભળ્યા છે સાસો તુમને મેરે ઉપર બડી કૃપા કરી એટલે એટલે તમે મારા ઉપર બહુ મોટી કૃપા કરી સો અબ તિહારે દર્શન કો આયો હું એટલે હવે હું તમારા દર્શન માટે આવ્યો છું તાસો અબ અબ આપ જા પ્રકાર શ્રી આચાર્યજી આપો મોકો શરણ લઈ ઓર શ્રી ઠાકોરજી કૃપા કરી કે મોકો નિત્ય દર્શન દે એટલે પછી વાક્ય પૂરું કર સો પ્રકાર કૃપા કરી કે બતાવો સો પ્રકાર કૃપા કરી કે બતાવો એટલે પછી જે ખબર ના પડી આ સેન્ટેન્સ પાછું વાંચો લાંબુ છે આસો અબ આપ જા પ્રકાશ આચાર્યજી આપો મોકો શરણ લઈ ઓર શ્રી ઠાકોરજી કૃપા કરી કે મોકો દર્શન દર્શન દે સો પ્રકાર કૃપા કરી કે બતાવો એટલે પછી એમને કીધું કે જેવી રીતે શ્રી આચાર્યજી મને શરણ લેશે અને શ્રી ઠાકોરજી કૃપા કરીને મને દરરોજે દર્શન આપશે એટલે એવી જ રીતે હું એ રીતે મને બતાવો ઓર મોકોશી આચાર્યજી આપો કૃપા કરી કે લેશે અને આપશે એમ નહીં જેવી રીતે શ્રી મહાપ્રભુજી મને શરણે લે પોતાની અને ઠાકોરજી કૃપા કરીને મને રોજ દર્શન આપે એવું મને કૃપા કરીને બતાવો જી જય और मोको श्री आचार्य जी आपू कृपा કરી કે શ્રી કૃષ્ણજી કે સ્વરૂપ કો દર્શન દિયો હે એટલે પછી અને મને શ્રી આચાર્યજીએ મારા પર કૃપા કરીને શ્રી કૃષ્ણજીના સ્વરૂપના દર્શન આપ્યા છે તો યહ તિહારે સત્સંગ કો પ્રતાપ હે એટલે આ તમારો સત્સંગ નો પ્રતાપ છે તબ યહ બાત સુની કે ક્ષત્રિય કપૂર ને ઊંચો કયો તિહારી પર શ્રી આચાર્યજી કી કૃપા ભઈ હે એટલે પછી આ વાત સાંભળીને ક્ષત્રિય કપૂરે પરમાનંદ દાસ ને કીધું કે આ બધી તમારા ઉપર શ્રી આચાર્યજી ના કૃપા થઈ છે આસો તુમકો એસો દર્શન ભયો હે એટલે જ તમને આટલા સુંદર દર્શન થયા છે और तुमसो आपने आज्ञा કરી है शरण लेवे के लिए तो ચાસો તુમ બેગી ही नायके अपरसी में श्री आचार्य जी के पास चलो અને તમે આજ્ઞા કરી છે કે હું શરણ લેવાની એટલે પછી તમે અત્યારે જ નાઈને અપરસમાં શ્રી આચાર્યજીના પાસે આવો તો તુમકો પ્રભુ કૃપા કરી કે શરણ લેંગે તબ તિહારો સબ મનોરથ સિદ્ધ હોયગો એટલે પછી તમારા ઉપર પ્રભુ કૃપા કરીને શરણ લેશે અને તમારા બધા મનોરથ પૂર્ણ થશે और रात्रि को मैं जागरण में तिहारे पास गयो तो बात तुम श्री आचार्य जी के आगे मत કર્યો અને જે હું તમારે રાત્રેના તમારી ઘેર આવ્યો એ વાત શ્રી આચાર્યજી ના આગળ ન કરતા નહીં તો આપુ મેરે ઉપર ખીચેંગે જો તું સેવા છોડી કે ક્યાં ગયો હતો નહીતર તો શ્રી આચાર્યજી મારા પર ખીજાશે અને એવું કહેશે કે સેવા છોડીને કેમ ગયો તો ય વચન પરમાનંદ સ્વામી સો કહી કે વા ક્ષત્રિય વૈષ્ણવ ને તો શ્રી અમના જીલ યમુનાજી જલ ગાગર ભરી यमुना जल की गागर भरी और परमानंद दास स्नान करके कर पहला એટલે પછી આવું કહીને આ સાંભળીને પરમાનંદ સ્વામી આ બધું કહીને એ જે ક્ષત્રિય હતો એ શ્રી અમનાજીમાં ગાગર ભરવા લાગ્યો ઓર પરમાનંદ દાસ સ્નાન કરી કે અપ્રસી ને શ્રી આચાર્યજી પાસ ઉન જલગરિયા ક્ષત્રી કે પાસા પાછે આય અને પછી પરમાનંદ દાસ સ્નાન કરીને અપ્રસમાં આચાર્યજી ના પાંચ જલગર્યા શક્તિ પાછળ પાછળ આવ્યા આગળ જી આ સમય શ્રી આચાર્યજી શ્રી નવનીત પ્રિયજી શિંગાર કરી કે શ્રી ગોપી વલ્લભ ભોગ તરીકે બિરાજે હતે એટલે એ સમયે શ્રી આચાર્યજી નવનીત પ્રિયજીના શિંગાર કરીને ગોપી વલ્લભને ભોગ કરીને બિરાજતા હતા આ સમય પરમાનંદ દાસ નાયકે આય એટલે એ વખતે પરમાનંદ દાસ થી ને આયા ગોપી વલ્લભ ભોગ એટલે ઠાકોરજીના શણગાર થઈ જાય એના પછી ઠાકોરજી ગ્વાલ અરોગે એટલે દૂધ અરોગે તે પછી ઠાકોરજીને ગોપી વલ્લભ ભોગ આવે કેટલીક જગ્યાએ પેલા ગોપી ભોગ આવે તે પછી ઠાકોરજી બાલ ભોગ આરોગે એટલે શણગાર ઠાકોરજીને થઈ જાય તે પછી જે ભોગ આવે તે બધી જગ્યાએ હવે આ રીત નથી અમુક જગ્યાએ એ રીત રહી છે ગોપીવલ્લભ ભોગ આવે પછી દૂધ ભોગ આવે તે પછી ઠાકોરજી પલ્લામાં પધારે તે પછી રાજભોગ આવે આચાર્યજી આપું પરમાનંદ પરમાનંદદાસ તો કહે ત્યારે શ્રી આચાર્યજીએ પરમાનંદદાસજીને શ્રી આચાર્યજી કો સાષ્ટાંગ દંડવત કરીકે બેઠે ત્યારે પરમાન પરમાનંદદાસજી શ્રી આચાર્યજીને દંડવત કરીને બેઠા સાષ્ટાંગ દંડવત કરીને બેઠા માતૃશ્રી આચાર્યજી આપું ભીતર પધારી ભોગ સરાય કે પરમાનંદ દાસ કો બોલાય કે શ્રી નવનીત પ્રિયજી કી સન્નિધાન કૃપા કરી કે નામ સુનાય પછી શ્રી આચાર્યજી ભીતર અંદર પધારીને ભોગ સરાવ્યા પછી પરમાનંદ દાસજીને અંદર બોલાવ્યા અને શ્રી નવનીત પ્રિયજી સામે કૃપા કરીને નામ સંભળાવ્યું શા પાસે બ્રહ્મ સંબંધ કરાવાયો એટલે પછી બ્રહ્મ સંબંધ પણ કરાવ્યા પાછે શ્રી ભગવત ભાગવત શ્રી ભાગવત દસમ સ્કંદ અનુક્રમણિકા સુનાય પછી શ્રી ભાગવત ના દસમા ની અનુક્રમણિકા એને સંભળાવી જે છે ભાવ ના તબ પરમાનંદ દાસજી ને श्री आचार्य जी के आगे बाल लीला के पद गाए ત્યારે શ્રી ત્યારે પરમાનંદ દાસજીએ શ્રી આચાર્યજી ની આગળ બાલ લીલાના પદ ગાયા એટલે આ દશમસ્કંદ ની અનુક્રમણિકા સુરદાસજીને પણ પુરુષોત્તમ સહસ્રનામ આદિ શ્રી મહાપ્રભુજીએ એમને શીખવાડ્યું હતું સંભળાવ્યું પણ હતું અને એ જ રીતે પરમાનંદ દાસજીને પણ એનાથી એમને ભાગવતની અંદર પ્રભુની જે લીલાઓ છે એ લીલાનું જ્ઞાન થયું એટલે પછી બાલ લીલાના પદે શ્રી મહાપ્રભુજીના ગાયા આટલામાં ઠાકોરજીનું બધી લીલાનું આવી ગયું લીલામાં ષોડશ ગ્રંથમાં લીલા નથી ષોડશ ગ્રંથમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંત છે સો એસે પદ પરમાનંદાસ ને માલ લીલા પદ છે પલનાના છે જો માઈ કમલ નયન શ્યામ સુંદર ઝૂલત હે પલના બાલ લીલા ગાવત સબ ગોકુલ કી લલના પછી યશોદા તેરે ભાગ્ય કી કહી ન જાય ચિમણીમય આંગન નંદ કે ખેલત દો ભૈયા प्यारे हरि को जस गावती गोपांगना આ બધા ઠાકોરજીની બાલ લીલાના પદો છે સો ऐसे સો ऐसे પદ પરમાનંદ દાસને બાળ લીલા કે બહુતિકા એટલે પરમા પરમાનંદ દાસ જે આવા ઘણા બધા ગાયા તો સુને કે શ્રી આચાર્યજી આપું બહુથી પ્રસન્ન ભય એટલે આ બધા પદ સાંભળીને શ્રી આચાર્યજી ઘણા પ્રસન્ન થયા તા પાસે પરમાનંદ દાસ અડેલ મેં શ્રી આચાર્યજી કે પાસ રહે પછી પરમાનંદ દાસ અડેલમાં શ્રી આચાર્ય શ્રી આચાર્ય જો રહ્યા तब श्री आचार्य जी परमानंद दास सो कहे जो अब समय समय के पद नित्य श्री नवनीत प्रिय जी को सुनाई करो तब श्री आचार्य जी परमानंद दास जी ने કીધું હવે તમે સમય સમય દરરોજ શ્રી નવનીત પ્રિયજીને પદ સંભળાવ્યા કરજો સો યહ સેવા તુમકો દીની એટલે આ સેવા મેં તમને આપી તો પરમાનંદ દાસ પરમાનંદદાસ નીચેના પદ કરી કે સમય સમય કે શ્રી કો સુનાવતે ત્યારે દાસજી દરરોજ નવા નવા પદ કરીને સમય અનુસાર શ્રી નવનીતપ્રિયજીને પદ સંભળાવતા ઓર जब શ્રી नवनीत प्रिय કો અનુસર અનુસર હોય તો तब परमानंद दास श्री आचार्य जी વજ્ર आगे अनेक बज्र लीला वज्र नहीं ब्रज लीला ब्रज लीला એટલે જ્યારે શ્રી નવનીત પ્રિયજીના અનુસર થાય ત્યારે પરમાનંદ દાસ શ્રી આચાર્યજીના આગળ બેસીને બ્રજલીલાના કીર્તન કરતા और श्री आचार्य जी आपू श्री सुबोधनी जी की कथा कहते जब श्री आचार्य जी श्री सुबोधनी जी ની કથા કરતા सो जा समय जा प्रसंग की कथा श्री आचार्य जी के श्री मुख से सुनते साई प्रसंग के कीर्तन कथा भय પાછે પરમાનંદ દાસ શ્રી આચાર્યજી કો સુનાવતે એટલે જે સમયે આ પ્રસંગ ની કથા છે આચાર્યજી શ્રી મુક્તિ સંભળાવતા એ એ જ પ્રસંગમાં એ સાંભળીને પરમાનંદ દાસજી એ કથાને પાછા શ્રી આચાર્યજીને સંભળાવતા એટલે એ કથાનું કીર્તન બનાવી અને કીર્તન સંભળાવતા જી જી માત્ર પ્રસંગ મેં કરું કાલે કરજે આજે નહીં આજે હવે આનો આના વિશે જો આપણે પૂરો જોયો ભાવ પ્રકાશ પણ અને વાર્તા પ્રસંગ એક પણ આપણે પૂરો જોયો આમાં જેમને જે કંઈ પણ કહેવું પૂછવું હોય તે કહી શકો છો બોલો તમારું થઈ ગયું ને સમાધાન હા બોલ જે છે કે જયારે મહાપ્રભુ જે છે ભાગવત દશમાગણની અનુક્રમ અનુક્રમણિકા એમને સંભળાવી ત્યારે પછી એટલે એમને બાળલીલાનો અનુભવ થયો એટલે પછી એમને બાળલીલાના પદ ગાયા પરમાનંદ ગાંધીએ આમાં એવું કીધેલું તો નથી કે જેવી રીતે સુરદાસજી માનસી સેવામાં મગ્ન રહેતા એવી રીતે આમને તો કોઈ પણ ઠાકોરજી ની સેવા આવ્યું નહીં હમ નથી કેમ કે ભાઈ ઘરબાર છોડીને આવ્યા છે ઠાકોરજીની સેવા ક્યાંથી કરે એ તો શ્રી મહાપ્રભુજીના ઘરમાં જ જેમ શિષ્ય ગુરુ ગુરુના ઘરમાં આવીને રહે જૂના સમયમાં એવું થતું ને ગુરુકુલમાં ભણવા માટે જતા ગુરુના ઘરમાં રહેતા એવી રીતે પરમાનંદાસજી પણ કન્નોજના હતા ઘર બહાર છોડીને પ્રયાગ આવ્યા હતા સ્નાન માટે પછી શ્રી મહાપ્રભુજીના પાસે આવીને રહી ગયા ત્યારે તો મહાપ્રભુજીના ઘરમાં જ મહાપ્રભુજીના પરિવારના સદસ્યની જે મેં રહ્યા અને જે સેવા એમને મળતી એ સેવા કીર્તનની સેવા કરતા એટલે ને મનમાં ઠાકોરજીને એટલે બધું એટલે મન પ્રભુમાં લાગી જવું તે એમાં તમે ઠાકોરજીના શણગાર કરાવો કે ન કરાવો એનાથી કોઈ મતલબ નથી એટલે સેવાની જે ક્રિયા છે જગાવવું કે ભોગ ધરવા સ્નાન શૃંગાર કરવા કે પલના ઝુલાવા આરતી કરવી એનું પણ સ્મરણ થઈ શકે અને ઠાકોરજીની લીલા ઠાકોરજીનું રૂપ ઠાકોરજીના ગુણો પ્રભુનું નામ એનું પણ સ્મરણ થઈ શકે એમાં પણ મન લાગેલું રહી શકે કોઈ પણ રીતે ઠાકોરજીમાં મન લાગી જવું એનું નામ માનસિક મને આમાં એક પ્રશ્ન છે જીજે કે જયારે કપૂર ક્ષત્રિય પરમાનંદાસજી ને વચન આપ્યું કે તમે શ્રી આચાર્યજી ને કહેતા નહીં કે મેં તમને સેવા છોડીને રાતના મળવા તમારા પદ સાંભળવા આવ્યો હતો તો તો પણ શ્રી ને તો બધું ખબર પડી જ જાય ને હમ એટલે એમને આ વાત ખબર એમને ખબર હોય શું ખબર એટલે પપુ છત્રી ને આ વાત જૂઠું આ એક જૂઠું ના કહેવાય હા જૂઠું તો કહેવાય પૂછે અને ના પાડે તો જૂઠું કહેવાય પણ ઘણી બધી કાર્ય આપણે કરતા હોઈએ એ બધા કાર્યને આપણે જણાવતા ન હોઈએ તો એમાંનું આ એક જે કાર્ય એમણે કર્યું છે એ ન જણાવવું એ કે જૂઠું બોલવું થોડું છે સમજાયું ને પૂછ્યું હોય કે ભાઈ તું ગયો હતો કે કેમ અને પછી ના પાડે તો જૂઠું બોલ્યું કે અને ન જણાવવું ખાલી એ જૂઠું બોલવું નથી પણ પણ જુદીશ્રી આચાર્યજીને તો ખબર પડી ગઈ હશે ને ભલે પડી ગઈ દાખલા તરીકે કોઈ વખતે તને મોડું થઈ જાય ઠંડીના દિવસ હોય ને તું સ્કૂલ માં ચાલે જાય વગર નાય તારું મોડું જોઈને વાળ ને બધું જોઈને ખબર પડી જાય કે તું વગર નાય આવ્યો છો તારે ત્યાં જઈને કેવું જરૂરી છે કે હું આજે નાયા વગર આવ્યો છું ન જણાવે તો કઈ ખોટું કર્યું કેવાય સ્કૂલના એવા એક્સપેક્ટેશન નથી કે તમે આ બધી વાતોને ત્યાં કહો એમ જલગડિયાનું જે કાર્ય હતું એ કાર્ય એને બરોબર બજાવ્યું બધું કાર્ય પૂરું કરીને કઈ જ કામ ન હતું ત્યારે એ ગયો છે ત્યાં સાંભળવા માટે એટલે જ્યાં સુધી એની જે ફરજ છે એ ફરજમાં એ ચૂક્યો નથી બસ વાત ખાલી એટલી છે કે અન્ય માર્ગી એની પાસેથી એ ભજન કીર્તન સાંભળવા માટે ગયો એ તો એનો ખુલાસો એમાં આવે છે કે એને ગીત સંગીત સાંભળવાનો શોખ હતો તો એ સંગીતના જલસામાં જેવી રીતે હોય એવી રીતે સંગીતમાં કોઈ ભગવત નામ લેતું હોય તો એ પણ સાંભળે જે મીરાબાઈના કોઈ સરસીના કોઈ ભજન ગાતું હોય ને સારા કંઠમાં ગાતું હોય તો આપણને સાંભળવું ગમે કોઈનું ડિસ્ટર્બન્સ બહુ આવી રહ્યું છે ફોનને કોઈ પણ અડો નહીં સમજાયું દી और આચાર્યજી અને મીરાબાઈ મળ્યા હતા ના બીજા મનામાં એ વાત થાય લાગી કે પરમાનંદ દાસજી ના એટલા મોટા સેવક સેવક હતા કે તેવા કહેતા કે શ્રી ઠાકોરજી એમને ખાલી સ્વરૂપનું દર્શન કરે તમને નેત્રાના અદાને આખું જ્ઞાન થઈ ગયું શું નેત્ર નેત્ર અને હૃદયમાં અમને જ્ઞાન થઈ ગયું અચ્છા અચ્છા હા હા સાચી વાત એટલે મને એ સારું લાગ્યું કે જ્યારે એમ જલગરિયા ક્ષત્રિકાલી એમ ત્યાં એમના પરમાનંદ સ્વામીના વાળી કીર્તન સાંભળવા ગયા તો એના લીધે પછી પરમાનંદ સ્વામીનો એમ ઉદાર થઈ ગયો એવી રીતે કેમ કે એમના સાથે નવનીત પ્રિયથી એમને કીર્તન સાંભળવા આવ્યા હતા તો એવી રીતે પરમાનંદ સ્વામીનો ઉધાર થઈ ગયો એમ સાચી વાત છે જે જે મને આમાં એ વાત સારી લાગી કે પરમાનંદાસજી ભાગવતજી સમજતા હતા અને પછી એને કીર્તનમાં બદલી દેતા હતા એટલે એ મજ શીખતા સાચી વાત છે જેજી મને અમારે પ્રશ્ન છે જેજે જ્યારે બધા કીર્તન કરે રાત્રે તો ઠાકોરજી પણ ખાડા જ રહે ને કારણ કે ઠાકોરજીને બી બહુ પ્રિય છે તો એમને શ્રમ ના પડે આપણને જે ગમે ને એમાં શ્રમ ન પડે જે વસ્તુ ન ગમતી હોય એમાં પડે બધા હમણાં જોજો નવરાત્રીના દિવસો આવશે તો આખી આ રાત સુધી બધા લોકો નાચ કૂદ નાચ કૂદ ઉજાગરો બધું કરે ને હવે આપણે એમને પૂછીએ કે તમે આટલો બધો શ્રમ પડે છે તો કૃપા કરીને તમે બધા ઘરે પોડી જાઓ તોય આખી રાત બધા લોકો નાચકૂદ કરે જ છે કે નહીં એમાં શ્રમ નથી પડતો મજા આવે છે તમે પણ રમતા હશો તો તમને તમારી માને એને બધાને એમ થતું હશે ને કે જુઓ કેટલું બધું દોડધાડ કરે છે કેટલી મહેનત કરે છે પરસેવો પાડે છે ભૂખ સરસ વેઠે છે રમવાનું બંધ કરીને એને આરામ કર્યા કરો એવું કહે તો તમને શું થાય ના હમ જે ગમતું હોય ને એમાં આપણે પરિશ્રમ ન પડે જીતે જાય ચલો સુંદર આજનો ક્રમ રાખીએ કાલે બીજો પ્રશ્ન કરીશું હા જીજી પણ આમ જીજી